અને બોલનાર જ્ઞાની એનો ભેર ગીર આપણને બુદ્ધિ થાય એ બુદ્ધિના માપથી માપે છે પેલા જ્ઞાનની જ્ઞાનને જ્ઞાનીના માપથી બોલે એ પોતે કેમ કહ્યું વાત પોતાની ભાષામાં નહીં જાય બધા પોતપોતાની ભાષામાં તો કહ્યું ખાલી રામ રિલીફ સાચી ખરી રીતે એક્ઝેક્ટલી ફિગર જોવા જાઓ તો આપવાના આખા સંસાર દશામાં બધામાં રોંગ બિલકુલ જશે એ રોંગ બિલીફ નીકળી ગઈ છે બીજું બધું થયું જ નથી નથી કર્મ આત્માનું ચોટતો નથી એનાથી રોંગ બિલીફની પ્રકૃતિ ઉભી થઈ જાય શું થઈ જાય પ્રકૃતિ આપણે શું નામ કહ્યું શંભુભાઈ શંભુભાઈ શંભુભાઈ હમણાં અરીસા અમે તમે જાઓ તો અરીસા કહે તમારે કેવું પડે મારું મોડું દેખાય કેવું ના પડે એક્ઝેક્ટ દેખાય છે ને જરાક બોલ ખાપડ બધામાં દેખાય છે કેવું હવે આ અરીસાનો રોજનો લાગુ થયો છે તો કિંમત નથી આવી બહુ મોટી કિંમત સમજવા જેવી અત્યારે પડસાદ તમારે દેખાય છે હવે બહાર નીકળ્યો તો પડસાદ એવું નથી આમ ભરતો તો પડસાદ એવું છે આમ ભરતો તો પડસાદ એ પડસાદ બનાવતા કેટલો વખત વાર લાગે only science is circumscribe કશું બન્યું જ નથી સાયન્ટિફિક તકલીફ ભગવાનને કશું કરવું પડ્યું નથી કશું કરવું નથી પ્રકૃતિ રિલેક્સ સાયન્ટિફિક તકલીફ અને પ્રકૃતિ ઇફેક્ટિવ છે ભ્રમણ કાયા એ ઇફેક્ટિવ છે આત્મા ને ઇફેક્ટિવની અસર થાય છે પોતાની બિલીફ ધોરણ બદલાયેલી છે એ બિલીફ કેળવી આવે તો એના ખૂબ સારું કાર્ય બદલાવાને લગતી કાર્ય બદલાય દરમિયાન બિલીફ બદલાય બિલીફ બદલાય તો કાર્ય બદલાય કાર્ય તો જે ઇલેક્ટિવ બિલીફ બદલાઈ જેની બિલીફ બદલાઈ તેનું કાર્ય બદલાય હંમેશા બિલીફથી જ કાર્ય થાય આ જે બધા કાર્ય થઈ રહ્યા છે જે બાજુ બિલીફ જાય તે બાજુ કાર્ય થયા કરે આપણે સૌકાર માણસને એક વાર એમ નક્કી એક વાર એવું શ્રદ્ધા દે કે આ ભાઈ ચોપડામાં ગોલમાલ કરે છે અને સારું કમાયા એ શ્રદ્ધા બેથી બિલીફ બદલાઈ એની એટલે બિચારા પતાવે જય વિવિધ બદલાય એટલે જ્ઞાન બદલાય જ્ઞાન બદલાય એટલે વર્તન બદલાય અવશ્ય વિવિધ ચિત્ત રાખતા વર્તન જાણું બદલાય તો અંદરની માન્યતા બદલે છે ખાતું થાય વર્તન બદલાયું હોય તો અંદરની માન્યતા બદલે એવું ખાતરી પડે ના હા વર્તન બદલાયું તો માન્યતા બદલે એવું ખાતરી પડે બહારના બહારના લોકો જોવું હોય તો એના વર્તન પરથી ખબર પડે કે આ કે માન્યતા બદલે સમાજે કરી પડી હા બહારના લોકોને ત્યાંથી ખબર પડે કારણ કે જગત તો વ્યવહાર ને જુએ છે શું જુએ છે યથાર્થ વસ્તુને જગત કરી શકતું નથી વ્યવહાર ને છે કે આપણે ચોરી કરે જો એ જ્યાંથી મિનિટ બતાવી ત્યાંથી તો છે પણ એ શ્રદ્ધા બિલીફ અને જ્ઞાન બેના ગુણાકાર થાય ત્યારે વર્તન કુદરતી રીતે થાય છે વર્તનમાં બધું કરવું નથી પણ આ લોકો એમ કહે છે તેને તપ કર્યું જપ કર્યું ક્રિયા કરી સત્પાસ કર્યા એ બધું એમાં કરતા પણ ભરતું જ નથી એનું એને એનું જ્ઞાન અને શ્રદ્ધા કરાવડાવે એની શ્રદ્ધા ઉઠી જાય પછી એ ક્રિયાઓ કેટલો વખત રહેશે રિએક્શન રૂપે રહેશે કારણ કે જ્ઞાન દર્શન પહેલું થાય છે પછી શ્રદ્ધા થાય છે પછી ક્રિયા થાય છે એ જ્ઞાન દર્શન ઉઠી જાય તો પણ ક્રિયા અમુક વાર રહે કારણ કે પેલું પછી જેવું થાય છે એવું પછી ઉઠે છે બાકી ઉઠ્યું એટલે બધું ફેરફાર થાય ખાલી પોતે પરમાત્મા છે એવું આખી ભીડી ખર્ચ બદલાય શુદ્ધાત્મા એટલે પરમાત્મા છે પોતે શુદ્ધાત્મા કેમ કહેવું પડે છે કારણ કે જે બિલીફ બદલે એ મનમાં એમ ના થાય છે પછી દેહથી તો કંઈક ખોટું થવાનું રિએક્શન તો રહેવાનું જ ને બિલીફ બદલે જ્ઞાન બદલે વર્તન થવામાં જે વળી ગયેલો તે વર્તન એ તો તે જુદી અનામ ભાગ રહેવાનો જેથી કરીને એને કશું અડધું નથી વર્તનને લેવા વર્તન વ્યવહાર માટે નિશ્ચયમાં વર્તનને કશું લેવા દેવા નથી વર્તનને લેવા દેવા નોકન કર્યો ભગવાન શું કહ્યું એને બધા નોકન કર્યો જો તું તારનાર ગયો તો તને કશું વાંધો નથી અને જો દેહધારી સમજાવી જો તો આ કર્મ તને નુકસાનકારક છે આ કર્મ બીજ આપી જાય બીજ પાડી જાય સમજ ને એટલે નો કામ કહે બધા વર્તન બધા ઇફેક્ટિવ છે પોઝિટિવ પોઝિટિવ એ થાય હવે પોઝિટ જ્યાં સુધી ગરીબ બદલાય નહીં ત્યાં સુધી પોઝિટ થયા જ ત્યાં અને બધા જાણ્યા પણ છેવટે આત્મા જાણવાનો છે જો જાણે તો ઉકેલ આવે તો ભગવાને કહ્યું અડતાલી અડતાલીસ આગળ માટે ધારણ કરી છે આત્માના જગતમાં આપણે શું શકે આત્મા ખબર માટે એમ તારી આગળ કર્યું તમે આત્મા ના જોયું તો બહુ રકડી મળી કે એટલે એક આચાર્ય મહારાજ એટલે મારી ભગવાન પાસે ગયા એ પાર્કના ભગવાનના આચાર્ય હતા એમને કહ્યું કે અમારે અડતાલીસ આગળ ધારણ કર્યા ભગવાન તો અમારે કેટલા અવતાર બાકી છે કે એમ કેમ પૂછો છો કે અવતાર બાકી છે ના ત્યાર પછી આચાર્ય આવું બોલું ભગવાન મન ઉપર બોલવું મન ઉપર ન ખાલી બોલવું અને જ્ઞાન વાળાનો બોધો ના હોય મન ઉપર ના હોય બાણ ઉપર ના હોય દેહ ઉપર ના હોય જ્ઞાન તેનું નામ હશે કે દેવ દોષ છે દેવ ભય કહેવાય દેવ શ્રાપ કહેવાય જ્ઞાન તો અજાવી કહેવાય વ્યવસ્થિત નામની શક્તિના સંસ્કાર માટે તે ચંદન મને ભેગા કરે ત્યારે વાત નહીં જતી નથી કોઈ જન્મ નથી નથી તમને સંદાસ જવાની પોતાની એવા લોકો અહંકાર લઈ અને ઉડતા અધોગતિ નોંધી રહ્યા છે દિવ્યન ગતિ ભોગવી રહ્યા છે ત્યાગીઓ હું દિવ્યન ગતિ જાય અહંકાર કારણ કે અહંકારનો કેપ વધે કેપ વધે ત્યારે અહંકાર વધુ મોટો કેપ હોય ને તે જાણવામાં જવું પડે શું થાય બુદ્ધિ એ સ્વયં પ્રકાશની વસ્તુ નથી આ સૂર્યનું સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો એક અરીસા પર પડે અને અરીસા પરથી અજવાળું પડે અરીસાના અજવાળું જે પડે પ્રતિબિંબ એના આધારે પોતે એમ જાણે છે કે આ મારું આ લાઈટ છે એટલે મીડિયમ મીડિયમ પ્રૂફ જેવું લાઈટ કેવું છે ડિરેક્ટ લાઈટ નથી જ્ઞાન નથી એટલે ડિરેક્ટ લાઈટ નથી પરાય વસ્તુ પ્રકાશ કરે સ્વને પ્રકાશ કરી શકતું નથી જ્યાં સુધી એ બુદ્ધિ છે ત્યાં બુદ્ધિ ઇગોઇઝમ હોય ત્યાં સુધી બુદ્ધિ હોય બુદ્ધિના આધારે ચાલુ પડે અમે તમે જ્ઞાન આપીએ ત્યારે બધી બુદ્ધિ ઘડો કરે હેરાન કરે પણ ઇગોઇઝમ પછી જેટલું રહ્યું છે કેટલું રહ્યું એને ગામેટિક વ્યવહાર ધરાવે ગામેટિક વ્યવહાર મૂળ ઇગોઇઝમ સજી ઇગોઇઝમ મૂળ છે અમારે તો સજી ભાવ થઈ ગયો સજીવ જીવમાં નહીં જીવ હોવા છતાં પ્રતિષ્ઠિત કરી સજી કરેલો શું છે સદી થયેલો છે ક્રોધ સદી થયેલો સદી થયેલું છે એ જ્ઞાન તેમાં સદીને એ બધો કાઢી નાખી અને અજીવ કરી કરી આપે અજીવ જીવ જીવમાં મૂકી દે અજીવ અજીવમાં મૂકી દે વિજ્ઞાન સમજી અને આગળ શકીએ તો કલ્યાણકારી માર્ગ છે ના સંસારીમાં સુખી થઈએ અત્યારે બધું જીવન છે ને એમાં સુખી થઈએ પ્રેમનું સત્તાની અંદર જે જગતમાં ભર્યું છે પ્રેમનું એની અંદર જ્ઞાનનું સત્વ જગતમાં પ્રેમનું તત્વ જે સમજાયું છે એને એને જ્ઞાનને શું કરવું છે પ્રેમ જગતમાં જે પ્રેમ સમજાય છે શું જગતમાં જે પ્રેમ છે ને એટલે શબ્દ જે શબ્દ શબ્દ રીતે પ્રેમ શબ્દ છે છે લોટમાં આપણા લોકો જેને લોકો પ્રેમ કે છે તેને ભગવાન આકર્ષિત છે પ્રેમને વ્યાખ્યા અંદર પ્રેમ છે જયારે તમારું કામ કર્યા કર્યા સુધી એના પ્રેમ તમારી જોડે ના કર્યા તો ભૂલી જાય રસગટ થાય બધી આદત પ્રેમ રસગટ ના અમે જયારે જોયો બધા સામે તમારું વધે નહીં ઘટે નહીં શક્તિ નથી એનું નામ પ્રેમ છે ભગવાન નો પ્રેમ હતો પ્રેમ થી જીયા એ પ્રેમ ખાધા વગર રહે બધા જાતનો રજૂ કરી શકાય પ્રેમ પ્રેમ તો એનું નામ કહેવાય પ્રેમ સંસ્થાનો હોય એ અલૌકિક સંસ્થામાં અલૌકિક ભાષા સમજતો થાય ત્યાંથી પ્રેમનો ઉત્પાદન થાય શ્વાસ કર્યું જ્યાં છે મારું દારૂ છે ત્યાં શ્વાસ છે અવશ્ય છે મારું દારૂ જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે અજ્ઞાનતા એટલે મારું દારૂ છે મારા દારૂ એટલે શ્વાસ છે શ્વાસ હોય તો પ્રેમ ના હોય તો ભાઈ બધું સમજાયું નથી સમજાયું નથી જગતના લોકો પ્રેમ કરશે એ બધી એ ગાંધી બારેની વાત છે ચેતરાની વાત છે પ્રેમ તો ઉતરે જ નહીં ખબર ને પ્રેમની ઉત્તમ બહુ જુદી સગી પ્રેમની ઓળખા બહુ એવું બધી પ્રેમ તો બહુ બધા બધી આ તો આસક્તિ જેને કોઈને વાતચીત કરવી પડશે એ વાતો નહીં બધી વાતચીત થાય છે બારો વાળો કુમાર હો બધા બાર મહિના બાર કુમાર બધા જગત જગત કેવું છે ગપે ગપું નામ કેમ નહીં જગત શું કેવું હોય પ્રેમમાં ને દાદા પ્રેમ ના હોય એક ખાટો સાચો પ્રેમ તો સ્વરૂપ કેવું હોય અને સાચી ઉપર અને શુદ્ધ પ્રેમ પ્રેમ પરમાત્મા જ્યાં શાક ના હોય ત્યાં આગળ પ્રેમ હોય શાક ના હોય શાક ક્યારે ના હોય મારી તારી ના હોય ત્યારે મારી તારી ક્યારે ના હોય દેહદારી ના હોય ત્યાં જ્ઞાન હોય ત્યારે મારી તારી ના હોય જ્ઞાન વગર મારી તારી તો ઘડી નહીં છોકરો છોકરાને છોકરા પણ માનવ પ્રેમ જગત હોય છે અને તે અત્યારે બધા પ્રેમ કરતા એક પ્રેમ વધારવા જેવું છે એમાં એમાં બલિદાન છે શું છે એ પ્રેમમાં બલિદાન છે કે કરવાનું પણ તે છે મધરને જ્યારે જમતી પર પોતાની જરા પડે ત્યાં લડે છોકરો બીજું પ્રેમ કહેવાય કે પ્રેમ કોઈ દાદા તૂટે નહીં એનું નામ પ્રેમ તૂટવાનો તૂટે નહીં વધે નહીં ઘટે બસી ઉઠના વધે નહીં થાય પ્રેમ કેવું જાય જાય તો પેટમાં પરિણામ આવે જાય તો રાગમાં પરિણામ પામે જાય તો રાગમાં પરિણામ જાય તો પેટમાં પરિણામ પામે એનો પ્રેમ છે આકર્ષણ વિકલ્પ એ એ છે રોજ રોજ રોજ રોજ રોજ રોજ રોજ રોજ આપણે બીજા નોકરી બીજા ધીરે નોકરી આવું છે આ શરીરમાં લોકો ઉત્પન્ન થાય છે અને આ શરીરની અંદર ઇલેક્ટ્રિકલ બોડી છે એ બોડીના આધારે આ ઉત્પન્ન થાય છે માટે પોતાના પોતાના પ્રમાણ મળતા પોતાના પ્રમાણ મળતા આવે ત્યાં નહીં પ્રમાણ મળતા બીજા કોઈ ના મળતા અને આપણા લોકો લાગે મને બે સારી વિચાર છે બે કેમ આપણે ઇન્ટરનલ આગળ બે ખેંચાય ને તે એક બીજા શું છે ક્રિયા પર જોવામાં પરમાણુ માટે મૃત્યુ શું છે શા માટે મૃત્યુ શું છે શા માટે આવે છે મૃત્યુ મરણ મૃત્યુ શું છે શા માટે આવે છે આખા દિવસ જોડાયેલો يعني تدخل الآية تدخل في ساعة إلى الكون إلى شغلان في ساعة في ثلاث سنين فهو إذا بدأ كيف أما النبي ساعة سيذكر بالمحاضرة والأكل وفي ساعة النبي ساعة سيذكر بساعة بساعة بساعة سيذكر mana jadi ground saya body bukan saya jadi ground saya body bukan saya bukan ini pekerjaan itu wajib sampai ini wajib dari kulit dari wajib yang kita kita dari wajib zaman kita kita kita jadi nama bawa lagi kalau kalau sama udah dia lagi katanya kamu kamu saya jalan kayaknya nah kayaknya kalian ada di website website jadi pas begitu sama kerja segera ya semua itu karena ini semua itu હોય ને તે અત્યારે આ ઉનાળા તાપમાં ઉડાડીએ ને તો કાઢી નાખવાનું આમ તો એ હલાવી કાઢી નાખે ના કાઢી નાખે કારણ કે એના ઇફેક્ટ થાય છે ઇફેક્ટ થાય છે એટલે પાછો તે એટલે આમાં બધા છે કે એને એ ખુશમાં હોય છે બાબુ અને ના એને દેશમાં હોય નથી ગમતું એટલે એટલે રાગ દ્વેષ નોકરમાંથી જન્મ નથી ઘરમાં આવી જઈને કરો એટલે ઇફેક્ટ દ્વેષ છે Sebenarnya kan body body yang tak tak body body kan. Apa yang berdua tak bisa tak kerja kerja di beli saya kerja tak kerja. Kita kerja kerja atau macam macam macam ni sistem dah. Ini bukan. Lagma dalam dia. Itu kalau akan hari ini hari itu jadi body tu jadi. Saya body saya body sekarang body body saya. Body sekarang mau ini terus body saya body sekarang. જ્ઞાની કરી તો પછી પોતાના ભોગના બચાવ થાય ત્યાંથી દુશ્મન થાય અત્યારે સંપૂર્ણ મોક્ષ થાય એવો નથી પણ એ ભોજન એટલા બધા છે કે એક અવતાર રહી જાય એટલા ફેર પછી આપણા અહીંથી પણ મોક્ષ થઈ ગયું લાગે આપણે અજ્ઞાનની મુક્તિ થઈને એને મોક્ષ આવ્યાને આવ્યાને લેવી સંભાળ આજ્ઞાને નક્કી કોઈ ચૂકી ભગવાન આપ્યો બીજો મોક્ષ માર્ગ કયો નથી વિદ્યા માર્ગ કયા છે ધર્મ માર્ગ કયા મોક્ષ માર્ગ અને ધર્મ માર્ગ બે જુદી વસ્તુ ધર્મ માર્ગ એટલે જેને જમવા જવું હોય તેના માટે ધર્મ માર્ગ બતાવ્યા છે બધી સૌથી દુકાનો બધી સારું હોય પણ આખી જિંદગી બીજા બધા ધર્મમાં છે તે મોક્ષના હેતુ માટે નથી ભૌતિક સુખો માટે છે કે અસુખમાં સુખમાં જાય તો ભૌતિક સુખો અને વિધેય બંધ કરાય મોક્ષને માટે જ્ઞાન બંધ કરે જ્યારે મોક્ષ દ્વારા થાય itu juga itu dalam kita itu saya dalam itu kan ya itu dalam apa dalam semua itu yang di luar semua kenapa saya jadi ini kita kalau ini kalau kalau ini kalau பேசும் யாரும் இருக்கான்னு சொன்னேன் இதான் மனு மாதிரி கூட ஜாமரமாக வரலாம் கேட்கலாம் மனு மாதிரி கேட்கலாம் જેટલો વિચાર આગળ ધીરે કરે તે પ્રસંગ ખોટી નથી અને ઘેરી લગભગ દસ પંદર ની કરવો છે આ તો કરશો ના કે પ્રભુ જ્ઞાન મળવું કારણ કે તમારું જ્ઞાન દુઃખી માપ્યું એટલું તમારું કરત છે પણ બીજું જે આવે ભણવા માટે છે તે ખબર નહીં મનુષ્યમાં આવ્યા પછી આ બધા ಮುಟ್ಟಿದ ಗಾಡಿ ಬಂದು ಬೇಕಾಗಿತ್ತು t h e a n r k u i o mau k a m i h ભગવાન વ્યવહાર રાશિ ના નહીં પછી ત્યાં ના ના જાય કપકાય કાય ના વ્યવહાર રાશિમાં આવ્યા પછી અવ્યવહારમાં ના જાય એ તો અવ્યવહાર રાશિમાં જીવો ને વ્યવહાર એટલે નામ જેનું પડ્યું છે હા ઉપયોગી થવા મળ્યો વ્યવહારમાં ઉપયોગી વ્યવહારમાં ઉપયોગી થવા મળ્યો વ્યવહારની ઉપયોગમાં આવવા કામ લાગે ત્યારે લોકો નામ પાડે નામ ના جلدي وجعلني جعلت القلم كما جلدت وإياك من الساعة وإياك من الساعة وإياك من الساعة وإياك من Thank you. વિદ્યાનો સંપ્રદાય ગુજરાત બિલકુલ ન્યાય ન્યાય બિલકુલ ન્યાય એના મેળવી કેવી રીતે ગુજરાત છે ગુજરાત એ અમારા ત્યાં બની છે એટલે કામ લગી કરે આત્માને ગુજરાતી બધી નથી આત્માને લગી કરે ત્યાં આપ છે કે ત્યાં છે còn gì cả đấy là chỉ cái đất Thank you.